ઉપદેશો નહીં છતાં આપણે ગયા અને ત્યાં આગળ ગજુ કાપી દીધું આપણે કે ન્યાય છે બરોબર ગજુ કાપી દે ન્યાય છે આપણે અન્યાય નહીં એ ન્યાય મને તો જ થશે આ દુનિયાનો છુટકારો છુટકારો નહીં દમ પથારે કરેલા નકામાં જાય નકામાં જાય ના લમણે લખેલું ભોગવવાનું બીજું નહીં બીજી મુશ્કેલીઓનું નહીં માર તોફાન તોફાન તોફાન કોઈ વાત પસંદ પડી નુકસાનકારક પણ એ હિતકારી નથી એ બધું ગેટમાં સમજણમાં આવી જાય ક્યારે નુકસાન થાય કોઈ ત્યારે આ ફણગા ફૂટેલા છે બુદ્ધિ છે તે બરોબર સારી છે પણ આ ફણગા ફૂટેલા બધા કાપી નાખવા જેવા ફણગા એટલે યુઝલેસ વગર કામ ના ફૂટેલા અને જે હા આખી રાત ઉભા પણ ના દે હાથે હાથ પણ ઊંઘવા ના દે અને ઘરના તું પણ ઉત્તમ પુરુષ છું આ પણ ઉત્તમ આપણું આપણું ઘર ઉત્તમ છે મને ઉત્તમ દેખાય છે ગતિ નથી ગયો માટે આપણે ગૌણ પરમાત્મા છે એ પ્રેમ જ પરમાત્મા દાદા નહીં પરમાત્મા એ પ્રેમ જ પરમાત્મા છે એ જોવામાં આવે દુનિયામાં જોવામાં આવે નહીં બધું જોવામાં આવે દાદા પણ જયારે જયારે આપણે મને ફાયરિંગ કરી છે બહુ ગુસ્સો કર્યો ત્યારે પ્રેમ વધ્યો છે એવું જયારે જયારે તમારા પર ગુસ્સે થયા છો ત્યારે પણ મારો પ્રેમ વધ્યો છે ઉલટો પ્રેમ વધતું જ ગયો આથી પાંચ વર્ષ પહેલા તમે બહુ ગુસ્સે થયા મારો પર કીધું તો કઈ રીતે ધંધો તો દાળ અને રસ બે ભેગો કરી નાખે એ બહુ દાળ રસ બે ભેગો કરી નાખે એ બુદ્ધિ એ બહુ બુદ્ધિ બુદ્ધિ હોય સંસારી બુદ્ધિ ની પણ અવશ્ય જરૂરી છે દાદા કે છે આપ કહો છો ને તો દાલ ઓર રસ થઈ જાય હા એવું થઈ જાય ના હોય તો દાલ રસ કઈ બુદ્ધિ ને ના પાડું છું જે પણગા ફૂટ્યા છે જે કાર્યકારી નથી જાગૃતિ નુકસાન કરે છે જે નુકસાન વગર કામ ના વિકલ્પી કેવાય વિકલ્પી બુદ્ધિ કેવાય બરાબર એને કૃષ્ણ ભગવાને શું કહ્યું વ્યભિચારણી બુદ્ધિ કહી વ્યભિચારણી બુદ્ધિ કહી કૃષ્ણ ભગવાને બે પ્રકારની બુદ્ધિ કહી અવ્યભિચારણી અને વ્યભિચારણી આ વ્યભિચારણી જે નુકસાન કરે છે વાત કામમાં ના લાગે રાત તમને તારા સાથે વાત કરે કઈ કામમાં લાગે હિતકારી હોય નહીં અને હવા સુધી જાગવું પડે પાછું ઇમોશનલ બધી વાતો બધી ઇમોશનલ થયા કરે બધા ઉદ્યોગ થયેલો ઉદ્યોગ થયેલો ખરો અહંકાર રહિત દશા હોય ત્યારે ભગવાન પ્રગટ થઈ જાય ત્યાર પછી ટેન્શન રહિત હાસ્ય ઉત્પન્ન થાય શું થાય હાસ્ય ઉત્પન્ન હા ટેન્શન રહિત હાસ્ય ત્યાં પરમાત્મા પ્રેમ હોય એ હાસ્ય આપણા દુઃખ ને સર્વત્ર દુઃખ ને મટાડી દે આ મુખ્ય વસ્તુ ટાઈમ સ્પેસ એટલે એનો નાઇજેરિયામાં પ્રવેશ કરવો એ સ્પેસ એ સ્પેસ તો આ સ્પેસ તો ટાઈમ મળશે નહીં મળે આપણે સમજાય વાત તો આમાં તમારે તો કહી ચૂકવું કે ભાઈ અહીં રહો તો આપડે ધંધા બહુ સારા છે આમ છે તેમ છે બધું કહી ચૂકવું તેમ છતાં એમના એમને ન થાય અને શું બને છે જોયા કરવાનું બરાબર બીજું બધું આપણા હાથમાં નથી આ બરાબર આપણે આગ્રહ નહીં કરવો શું બને છે કુદરત કુદરત જો બને લઈ જાય છે તે આપણે જોયા કરવા આગ્રહ નહીં કરવા આમ જ કરવું છે એવું છેવટે તો કુદરત ધારેલા ઠેકાણા જ લઈ જાય છે ટાઈમ અને સ્પેસ ગુણાકાર હોય તમને કારખાને ખબર હતી તમે આ જગ્યાએ બેસો નહીં મકાન તમારું છે તમે ધારો તો રહી શકો પણ ના તે જગ્યા અને ટાઈમ સ્પેસ બે નક્કી થયેલું બરાબર તાર મારે તમારી જોડે આ કોર્નરમાં વાતચીત થાય નહીં તો આ કોર્નરમાં વાતચીત થાય બધું ગોઠવણી છે આ બધી ફક્ત આપણે ગુજરાતમાં શું કરવાનું છે કે નીચે રાખવાનું આપણે કે મારે આમાં જ કરવું છે કોઈ કોઈનું ગુરુ નથી કરવું એવો નિશ્ચય રાખવાનો છતાં થઈ જાય એ રીતે એ આપણે આપણી સત્તા નથી તેને પણ તેને માટે પણ આપણે થવા માંગીએ છીએ કે આવું ન થવું જોઈએ શું કહ્યું એવું ન થવું આપણે સારું થવું છે સારું કરવું જ છે એવું મનમાં રાખવું અને તેમ છતાં અવરું થઈ જાય તેને આપણે એ નથી આપણે એના માટે ફક્ત એટલું જ પશ્ચાતાપ રાખવું છે કે આ ના થાય તો સારું આ બધા નાઇજીરિયા ક્યારે આવશે તમને ખબર એ ડિસ્કરેજ ના થઈ જાય માણસ બહુ પેલાથી લાગણીશીલ રહેવાતું હતું ને દાદા હવે આ જ્ઞાના કરીને લાગણીઓ બાગણીઓ બધી બાજુ મૂકીને રસ્તો કાઢી લેવાય રસ્તો કાઢી લે અને વ્યવહાર પણ આપની કૃપાથી વ્યવહાર ના બીજું કઈ એને વહીએ કરવાનો નથી એનો અહંકાર દુભાય નહીં એવું બોલવાનું અહંકાર દુભાઈ ને જુદા પડી જાય માણસ બહુ દાડા અહંકાર દુભાઈ તો જુદા પડી જાય ભેગા ના થાય આમ વળીએ ખરા પણ અહંકાર ના દુભાવો એવું ના કેવું છે કે આપડે તું ઇસ્ટેટ છું તું આમ છું તેમ છું એવું એવું ના વિચાર પાડવું છે આમ વળીએ વળવા મળતા નથી અહંકાર ના દુભાવો જે તરફ એના અહંગ ઉપર માથા પર વાગે તેનો વધુ નથી અહંકાર પર નહીં વાગવું જોઈએ સમજાયું તમને એ વારું છું શું વારું છું કે તારું હૃદય બહુ સારું છે તો અમારા અહંકાર દુભાઈ એવું થઈ જાય શું થઈ જાય તને ખબર પડે ને બધા તે બહુ સારા માણસો ઘરના બધા તો અંતર ઓળખી ગયેલા ને અને પ્રેમ ને લઈને બધું ચાલી શકે તો કે પિયુષ કાતે અહંકાર દુભાય એને આપણું કામ ના હોય કઈ મને તારું કામ નથી કહે શું અને પાંચ રૂપિયા આપીને જો એને અહંકાર દુભાતો હોય તો પાંચ રૂપિયા આપીને પણ છૂટો કરવો પૈસા તો ભલી આવશે પણ એનો આમ ના દુભાવવું જોઈએ નહીં તો વેર પહોંચે છે જબરદસ્ત વેર પહોંચે આપણું શ્રેય થવા ના જે વચ્ચે આવે આપ સમજમાં આવે છે બહુ ઊંડી વાત છે આ તો બરાબર ઊંડી વાત હવે તેમ છતાં કે છે કે ભાઈ આ માગણી કરી શક્તિ ની તેમ છતાં કોઈનો અહંકાર થઈ ગયો હોય તો પણ પોતે એનાથી અભિપ્રાય રાખે છે માટે જવાબદારી નથી બહુ એના ઓપિનિયન ફરી ગયો અહંકાર દુભાવાનો ઓપિનિયન જે હતો તે આ માગણી કરવાથી એનો ઓપિનિયન છૂટો થઈ ગયો છે એ સમજાયું એટલે ઓપિનિયન જુદો થઈ ગયો છે દાદા ભગવાન સમજી ગયા ને કે આનો ઈચ્છા નથી આવે વિચાર પોતાની ઈચ્છા નથી ના સમજ્યો શું સમજ્યો પોતાની ઈચ્છા નથી છતાં થઈ જાય છે આ થઈ જાય છે થઈ જાય છે અને ઈચ્છા આ જગત ના લોકો ઈચ્છા સહિત થઈ જાય છે ગયો એટલે આપણે મુક્ત થઈ જાય બને આ શક્તિ માગવાની તમારે કરવાનું નહીં કશું શક્તિ માગવાની ફક્ત આ પ્રમાણે કરવાનું નહીં અમલમાં લાવવાનું નથી આ શક્તિ તેને સમજાવો બરોબર છે ની વાત બરોબર છે શક્તિ ની માગણી પણ એના માટે શું કરવું જોઈએ કે આ ના થાય આપણે કરવું શું જોઈએ કે જેથી કરીને બીજાનો ભાવ ના દુભાય એવું કશું કરવાનું નથી આ પ્રમાણે તારે બોલવાનું બીજું કશું કરવાનું બધા કરીએ છીએ ફ્રી જે દુભાઈ જાય છે ને જે દુભાઈ છે એ ફળ અવશ્ય આવેલું છે અને આમાંથી નવું ફળ ઉભું નહીં થાય આવે પેલું ડિસાઈડ થઈ ગયું છે એ અટકાવી શકાય નહીં એમાં માતા ભોજ ફોડશે ખાલી એમાં શક્તિ માંગે અને જવાબદારી જ નથી રહેતી આ બોલ્યા પછી જવાબદારી નથી રહેતી સાચા હૃદયથી સાચા હૃદયથી હોવું હોવું જોઈએ સાચા હૃદયથી કરવું જ હોવું જોઈએ કરે જે માણસ કરે હા સમજાય છે બધું અભિપ્રાય પડી ગયો અભિપ્રાય જુદો પડે આપણે એના પક્ષમાં નથી આજ કોઈનો અહમ દુભાવવાના પક્ષમાં નથી અભિપ્રાય જુદો પડી ગયો આજે માગણી કરીએ છીએ એટલે આપણે એના પક્ષમાં નથી કોઈનો અહમ આ મોટા મોટું વિજ્ઞાન છે પછી એમાં કઈ કરતા પણ રહ્યું નહીં કરવાનું નહીં આ પ્રમાણે તમારે ત્યાં બોલવાનું માર શક્તિ સહકારી દાદા ભગવાન મને શક્તિ આપો મારે જોઈએ છે આ શક્તિ શક્તિ પ્રાપ્ત થશે અને આ જવાબદારી મટી જાય તમને નવ ના બંધાય એટલે આ શક્તિ માં આપવાની નયા આવતા જન્મ નો નવ ના બંધાય એવું ને એટલે નવું ના બંધાય નવું આ બીજે જ ના પડે જગત શું શીખવાડે છે જ્ઞાન આમ ના કરો એટલે મારે નથી કરવું છતાં થઈ જાય છે એટલે તમારું જ્ઞાન અમને કામ ફીટ થતું નથી તમારું જ્ઞાન અમને ફીટ થતું નથી તમે આમ કરશો કે આમ ન કરો પણ થઈ જાય થઈ જાય માટે તમારું જ્ઞાન અમને ફિટ થતું નથી ફીટ થયું છે આદત પણ બંધ થઈ જવું જોઈએ પણ આનાથી આદત પણ બંધ થાય નહીં અને આ છે તો રોકાય નહીં બંને બે બગડે છે આપણે સમજમાં આવે છે આવે. શું સમજમાં આવ્યું कि हम कोशिश करते हैं कि न થાય પણ થઈ જાય છે हाल मतलब आगे के लिए तैयार हो गया इसके लिए शक्ति मांग लिया तो अरे वो तो आगे के लिए तैयार नहीं होता है ये भी तैयार नहीं होता है सब ये आगे के लिए तैयार होता है हाँ। जो होने वाला है वो होता ही रहेगा न- नया बीज नहीं डालता वो जूना डाल दिया है उसका फल कर लेना चाहिए वो खेत में बीज डालता है वो वो फल, फल मिलना ही चाहिए तो अभी तो अभी फल मिलेगा अभी ये फल अपने को ठीक नहीं लगता फिर भी तो क्या करे कि नया बीज नहीं मत डालो हाँ, वो पहले ही डाल चुके वो लेना ही पड़े हाँ उसका पहले का फल लो और नया बीज का सबको बंद हो जाएगा सब नहीं ऐसी बात है हाँ। बहुत समझने की बात है हाँ। वैज्ञानिक बात है હવે જે આ રિએક્શનરી છે એનું એકાનું ગ્રહી છે તે ધીમે ધીમે તે ઓછું થતું જાય આપણે છે તે વાવમાં બોલીએ વાવ વાવ વાવ હોય છે ને આ પાણી પાણી પીવાની વાવ વાવ હોય છે ને અંદર બોલીએ રાજેન્દ્ર બોલે એ તું ચોર છે તો એ શું કે તું ચોર છે તો આપણને ગમે નહીં કે મને જોતું કહું છું તો પછી તમારે એમ કેવું છે તમને ગમે એવું કે તું રાજા છે ભગવાન ની દખલ નથી એટલે આ પ્રોજેક્શન છે બધું થઈ ગયું તો થઈ ગયું પણ કે તું ચોર જેવું એવું બોલ્યા ને આપણે હોવું પડ્યું એ તો ઝૂકો જ નતો એ તીર છૂટી ગયું હતું હવે નવું તીર છોડવાનું નહીં આ બહુ વિજ્ઞાન છે બધું આપણે આ બધું વિજ્ઞાન છે બધું અને ત્યાં બધું અટકી જાય છે ત્યાર બોલ વાણી ધીમે ધીમે ઉત્પન્ન થશે આપણને જે ને આ ભાવનાઓ ભાવ્યથી મને ફળ મળેલું છે સ્વાદવાદ એટલે સ્વાદવાદ એટલે સ્વાદવાદ એટલે કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય બધા ધર્મ વાળાને એમ જ લાગે મારા હિતકારની વાત કરે છે કોઈ ધર્મવારે એમ ના લાગે કે અમારા ધર્મ વિરુદ્ધ છે મુસ્લિમ ધર્મવાળા ના લાગે બધા ધર્મ ના લાગે મારી પાસે દરેક ધર્મ આવે ને વેદાંતિ આવે જૈન આવે તો બહુ સુંદર ધર્મ સ્વાદવાદ મનન એટલે જાગૃત મનન એટલે વિચારણામાં કોઈ મનમાં વિચાર કરવામાં કોઈ ધર્મનું પ્રમાણ નથી હોવું જોઈએ વિચારમાં ના હોવું જોઈએ વર્તનમાં ના હોવું જોઈએ પણ વિચારમાં ના હોવું વર્તનમાં ન હોય પણ વિચારમાં ન હોય પછી એ દાદા ભગવાન મને કોઈ પણ ધર્મ કિંચિત માત્ર પર પ્રમાણ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો કોઈ ધર્મ પ્રમાણ નહીં દુભાવવું મને કોઈ પણ ધર્મ કિંચિત માત્ર પ્રમાણ ન દુભાવાય એવી સ્વાદમાં વાણી સ્વાદવાદ વ્રત અને જાળવવા ત્યારબાદ મને મદદ કરવાની પરમ શક્તિ આપો મુસ્લિમ ધર્મ એ ખોટો છે આપણે બોલાય નહીં દરેક ધર્મ સાચા છે પણ સરખા નથી કોઈ કોઈ આવડા નારીના બાબા જેવડા છે કોઈ આવડા છે કોઈ આવડા છે બધા સાચા છે સૌથી મોટા મોટા ધર્મો બે છે એક વેદાંત ધર્મ અને એક જૈન ધર્મ મોટા મોટા ડેવલપ થયેલા ખૂબ ફૂલ્લી ડેવલપ થયેલા બીજા બધા ફૂલી ડેવલપ નથી સાચા છે ખોટા નથી આપણે કોઈને ખોટો કહી શકીએ જ નહીં નહીં એનો ધર્મ છે સંસાર કરતો હોય એને આપણે ખોટા કેમ કરી દઈ શકીએ એનો ધર્મ છે તો એની માન્યતા છે બિલીફ છે એમની બિલીફ છે એવું આપણે ના તોડી શકીએ પણ આપણો આપણા માણસો જો કરતા હોય તો આપણે એમને કેવું જોઈએ કે આ સારી વસ્તુ નથી પછી એને કરવું હોય તો આને આપણાથી વાંધો ના થવાય આપણે સમજાવવું જોઈએ કે આ વસ્તુ હેલ્પફુલ નથી પછી સાધુ કોઈ પણ સાધુ મુસ્લિમ સાધુ હોય કોઈ હિન્દુ સાધુ હોય જૈન સાધુ હોય કોઈને કોઈ જોડે હા ચિંતિત દુઃખ ના થાય એવું વર્તન આપો કે આમાં શું મને ફાયદો થયો એના પર ધીમે ધીમે તમને એડજસ્ટ થઈ જશે શું થયું ને પણ એના ઉપર અમલ કરવા માટે પોતાના ઉપર કોઈ તકલીફ રાખે કે નહીં એ કરવો પડશે એવી રીતે જો લખેલો છે હા. એ કરવો પડશે એની મેરેજ આવી જશે हाँ कि ये ये जरूरी है ना करना- करना ये कि भाई अब तो जैसे जो कुछ होता है होता ही रहेगा ऐसा समझे तो इसकी मीनिंग नहीं होता है हमारा क्या है कि ये जो हम बांटे ऐसा गीता का हम रोज बांटते हैं इसके ऊपर अमल करवाते કે હા જોઈએ લખ્યું છે દાદા શક્તિ આપો પણ કોની શક્તિ આપો એ ચીજની એ ચીજ રોજ એના વિચાર થવો જોઈએ કે મને નથી કરવાનું એ રીતે નથી કરવાનું ત્યારે બરોબર થાય ને આપણે આ રોજ વાંચીએ આના ઉપર વિચાર કરીએ કે આવું થવું જોઈએ એટલે પછી એક આવું થઈ રહે એક વાત છે ગીતામાં લખેલો છે કે ભગત ગીતાના શું છે આ બે જણા માટે છે બે જણા માટે ને મારા પૈસા શું કહે છે એ થાય છે હું શું જેને- કરું નહીં જેને જ્ઞાન લીધેલું છે હા. જેને જ્ઞાન લીધેલું છે તેને હું કઉ છું તે રીતે અને જ્ઞાન ના લીધેલું હોય તમે કહો છો તે રીતે दादा एक टेंडेंसी है लोग ये हमारे बच्चे आम જો થઈ ગયો છે, સવારનો તો થઈ ગયો અને થતો રહે છે તો થતો જ રહે છે આ વિચાર કરવો જ જોઈએ વિચાર કરે વિચાર કરે એની પર વિચાર કરજે બરોબર એના ઉપર શક્તિ બી માંગો અને તમે બી અમલ કરવાની આગળ પડશે કોઈ પણ સાધન સાથે સારી છે આપડે કઈ ઝઘડતા નથી ને એવી પરિસ્થિતિ આવે ક્યારે પણ ન કરાય ન કરાવાય કે કરતા અદ્રશ્ય ન અનુભોધાય એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ બેદર જીવાસણ પ્રત્યેક કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય ન કરાય કરતા પ્રત્યે ન અનુભોધાય આપણને પછી અભાવ થાય ને કોઈનો ઓફિસમાં તું બેઠો હોય કોઈ માણસ આવ્યો તો અભાવ થયો તિરસ્કાર થયો એટલે તારે મહી છે વિચારીને પછી એના માટે પસ્તાવો કરો કે આવું ના થવું જોઈએ બરાબર ને આવું ના થવું જોઈએ એવો પસ્તાવો કરવો છે એવી મને શક્તિ આપે હું તો ફળ આપે છે ને શબ્દ પડે ને એટલે ચોપડી તારી જોડે જોડે રાખી દીધી અત્યારે બધું જ્ઞાન આવડી જશે એમાં પછી બોલ એ દાદા ભગવાન મને કોઈ પણ દેહદારી જીવાના ખાતે ક્યારે પણ કઠોર ભાષા સુંદરતીની ભાષા ન બોલાય ન બોલાવાય કે બોલાવા બોલાય એવી પરમ શક્તિ આપો હા કઠોર ભાષા નહીં બોલી દે કોઈ કઠોર બોલી ખરાબ લાગ્યું તો આપણે એની રૂબરૂમાં કહ્યું મારી ભૂલ થઈ ગઈ માફ માંગુ છું અને રૂબરૂમાં ના કહેવાય એવું પછી અંદર પસ્તાવ કરવો પછી આવું ના બોલાય અને ફરી આપણે વિચાર કરવો જોઈએ કે મને હા વિચાર કરવો છે પછી હા પસ્તાવ કરવો છે પસ્તાવ કરતો બંધ થાય નહીં એમને બંધ થાય નહીં ખાલી બોલવાથી બંધ ના થાય પછી કોઈ કઠોર બોલે તો મને ભાષા બોલાવવાની શક્તિ હોય મૃદુ રુજુ ભાષા એટલે શું નરમ ભાષા સરળ ભાષા સરળ સરળ ભાષા નરમ ભાષાથી બોલવું આપણે એવી શક્તિ માંગવી આમ કરતા કરતા આવશે બરાબર ભાષા ખરાબ લાગ્યું તો પસ્તાવો કરવો અને નારીને કે માફી માગું છું આવું બરાબર આ સુધારવાનો રસ્તો છે એક સુધારવાનો દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાતમાં પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી ચિંતિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાવાય કે પ્રકાર દરમિયાન ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને નિરંતર નિરંતર રહેવાની પરમ શક્તિ આપો કોઈ પણ દ્રષ્ટિએ થાય આપણી દ્રષ્ટિ બગડે તો ત્યાં તમારી શું નામ તારું યોગેશ યોગેશ આવું ના હોય કે આવું શોભે નહીં કે આપણને આપણે ખાનદાન ક્વોલિટી નાખીએ તો જે આપણી બહેન હોય છે બીજાની બહેન હોય છે આપણી બહેન ઉપર કોઈ દ્રષ્ટિ ખરાબ થાય આપણે કેટલું દુઃખ થાય એવું બીજાને દુઃખ થાય ના થાય એટલે આપણને આવું શોભે નહીં શું કહ્યું એટલે દ્રષ્ટિ બગડે પસ્તાવો કરવો ફરી દ્રષ્ટિ કરવાની છતાં ફરી બગડે ફરી પસ્તાવો કરવો બરોબર ને તો ફરી તને યાદ આવ્યા કરે તો લુપ્ત પણ થયું કહેવાય તો અમે તો જમવાનો વાંધો નથી પણ ફરી યાદ ના આવવું જોઈએ ફરી એવી ભાજી ખાવે પણ એવા કરે સમજે ને તું જમવાનું જવું છે કોઈ વસ્તુ તને યાદ આવે પછી કે આવું આવે તો સારું આવે કયું યાદ આવે ના તે લુપ્ત પણ કેવાય ને તો આપણી શક્તિ બધી દુગ્ધ બનાવવા જતી રહે એટલે આપણે કહેવાનું જે આવે એ મારે કબૂલ છે સમજ્યા દુગ્ધ પણ નહીં એ કોઈ બહુ જરૂરી જે આવે મને Accept, જે આવે થાળીમાં આવે accept. ये अच्छा नहीं ये खराब है ऐसा है, वो नहीं करना चाहिए થાળીમાં જે જમવાનું આવે રસ રોટલી આવે રસ રોટલી નિરાંતે ખાવી સમજો ને? કોઈ જે જાતનું બી આવે આવે ખાવાનું પણ accept થાળીમાં આવે છે પેલું યાદ કરવાનું નહીં આ ધીરે ધીરે થશે ને હે? ધીરે ધીરે થશે ધીરે ધીરે અને એ લોકો નિંદાઓ કરતા હોય તો આપણે નહીં વચ્ચે ભરવું અને વચ્ચે ભર્યા હોય તો આપણે પછી પસ્તાવ કરવું આવું ના થવું જોઈએ ગાંધીજી મરી ગયા કોઈ મરી ગયેલા માણસની વાતો કરવી એ ભયંકર ગુનો છે જે મરી ગયો એને એને છોડતા નથી આપણા લોકો નહીં એવું કરે ના કરે લોકો ના કરવા જોઈએ પણ કરે છે ને આપણા લોકો કરે છે આપણે એવું કહેવા માંગે જોખમ છે એમાં બહુ એના કોઈ યાદ નહીં કરવી જોઈએ ભગવાન મને જગત કલ્યાણ કરવાની કરવાની ફરજ શક્તિ આપો શક્તિ આપો શક્તિ જગત કલ્યાણ જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાનું ફરજ શક્તિ શું પીવાનો ભાવ થાય તને ના કશું ગયો આપડે ના ચાલે ના પણ લઈ જ નહીં હારી જ નહીં દાદા ને આજ્ઞા છે મારા એડવાન્સ નહીં તો તારું જીવન બહુ સારું જશે કારણ કે તને જરૂર નહીં પડે આ માસી છે તને જરૂર નહીં પડે નહીં જોઈએ કોઈ નહીં પીતા ફેશન નહીં પીએ હવે દાદા એના રોગ તો ખલાસ કરી નાખે અને એ એ લોકો શીખ્યા હોવા જોઈએ કે ન પીવે આ બોલ જે બોલાય છે બોલાય બોલાય છે દાદા ને માર્ગ બહુ સારા ખરેખર રિયલ સ્પીકિંગ પોતે કોણ છે જાણવું જોઈએ નરેન્દ્ર તારું નામ છે નામ તો બીજા લોકો ઓળખવા માટેનું તને ખરેખર તું કોણ છું જાણવું જોઈએ પોતાની જાત પર બિઝનેસ કરીએ તો જોડે આવે બિઝનેસ અને નામ પર કરીએ તો આપણે હાથમાં નહીં કરીએ થોડું ઘણું જાણવું પડે નહીં અત્યારે કોઈ વખત ચિંતા થાય ખરી ખરાબ પરિસ્થિતિમાં મૂકીએ છીએ પઝલ તો છે પણ આપણે એને વધારે ખરાબ તમે માનો છો કે મેં જે મેં જે કીધું એ આપ માનો છો હા પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ અમે મારા વાતચીત કરી પડે પછી પાંચ છ ત્યાંથી મહાત્મા શ્રી ચંદીરામ સ્વામી નવજીવન સોસાયટી વડોદરા પરમાત્મા કેવા સંબંધ છે આત્મા પરમાત્મા કેવા સંબંધ છે કેવા સંબંધ આત્માનું પરમાત્મા ને શું તમારું નામ રમણભાઈ રમણભાઈ રમણભાઈ તમારી સંબંધ તમારી જોડે સંબંધ વધારે કે રમણભાઈ જોડે એ રીતે આત્મા પરમાત્મા તેનો તે જ છે આ સંસારમાં સંસારમાં જેની દ્રષ્ટિ છે તો હજી આત્મા કહેવાયો અને પેલી દ્રષ્ટિ થઈ પરમાત્મા એનું એ છે બીજું કઈ છે નહીં દમણભાઈ છે તે બૈના જણી છે તમે બૈના જણી છો આ મૂળ આત્મા કહેવાય જો સંસારમાં એની દ્રષ્ટિ છે ત્યાં સુધી મૂળ આત્મા જીવાત્મા જીવાત્મા આ સંસારમાં સુખ મદદ મેળવવાની જે ઈચ્છાઓ છે જ્યાં એની શ્રદ્ધા છે એવી એની એની દિલીપ છે કે અહીંથી સુખ મને મળશે ત્યાં સુધી જીવાત્મા છે કેવો છે જીવાત્મા હા અને જયારે એને એમ લાગે કે ના આમાં સુખ કઈ છે નહીં આમાં સુખ આવતું જ નથી આ રોંગ બિલીફ છે ત્યારે એને પોતાને સમજાય કે સુખ અંદરથી આવે આત્મામાં આત્મા આનંદ સુખ નું ધામ છે પરમાત્મા અંદર થી આવતા એની બિલીફ એમ થાય છે ત્યાંથી સુખ એ બિલીફ બંધાય આ બિલીફ રોંગ બિલીફ ઉપર ફ્રેક્ચર થાય છે એટલે એ અંતરાત્મા થાય છે શું થાય હા અંતરાત્મા થઈ અને પરમાત્મા નું ભજન કરે છે પરમાત્મા રૂપ થઈ જાય છે અંતરાત્મા થયા છે પરમાત્મા થઈ શકે નહીં કોઈ જીવાત્મા માંથી પરમાત્મા નથી શકે અંતરાત્મા થયા પછી થઈ શકે અંતરાત્મા બે કામ એક તો અત્યાર સુધીના જે દેવાણ કરી રહ્યા છે દેવાનો નિકાલ કરવાના અને એક પોતાના સ્વરૂપનું સ્વરૂપે તન્માયાકાર થવાનું પરમાત્માની તન્માયાકાર થવાનું અને આ નિકાલ કરવાના બધી ફાયદો ફાઇલો નિકાલ થઈ ગયા છે ફૂલ ગવર્મેન્ટ ફાઇલો બધો નિકાલ થઈ ગયો ફૂલ ગવર્મેન્ટ ત્યાં સુધી ઇન્ડિયન ગવર્મેન્ટ છે યાર થવું છે કિંમત ઓનાની કિંમત બધું અજવાળું હોય કિંમત બધા અંધારા ની કિંમત છોકરાની કિંમત અંધારા નહીં એટલે અજવાળું હોય તો કિંમત છે પ્રાર્થિત કરો કે નિર્ભય થવાની જરૂર છે કોઈ પણ પ્રકારનો ભય ના લાગે સ્વતંત્ર થવાની જરૂર છે ડિપેન્ડન્સી કામની તમને ડિપેન્ડન્સી ગમે છે નથી ગમતી નહીં છતાં તેમાં કોઈ રહ્યો મુકામ કર્યો છે ઇન્ડિપેન્ડન્ટ થવું નથી ઇન્ડિપેન્ડન્ટ છું ને કે છે દાદા ઇન્ડિપેન્ડન્ટ છું ને ઇન્ડિપેન્ડન્ટ છું છે મન સ્થિર રહેતું નથી ભગવત સ્મરણ કરતા મન સ્થિર રહેતું નથી ભગવત સ્મરણ કરતા મન સ્થિર રહેતું નથી મનને ભટકવા દેવું કે મનને સ્થિર કર્યા પછી ભગવત નામ દેવું મનને તો પછી મનને ભટકવા દેવું કે મનને સ્થિર કર્યા પછી ભગવત નામ લેવું એવું નામ લો કે જેનાથી મન ઠીક થઈ જાય ઇન્ટરેસ્ટિંગ નામ લો ઇન્ટરેસ્ટિંગ નામ લો જેનાથી મન સ્થિર થઈ જાય અત્યારે તમને કાલ ચોપડી આપી છે ને તમે કઈ બોલ્યા તમે વધુ ટાઈમ બોલવાથી મન ખસી જાય છે હા જાય ને પછી જાય એટલે સમય અમુક સમય પૂરતો જતો રહે ફરી પાછો આવી જાય ના એટલે એમ કરતા કરતા એ સ્થિર થઈ જશે આ જે કાલે આપ્યું છે ને એ તમે સારા ભાવથી બોલશો તો સ્થિર થઈ જશે તો બિલકુલ શાંતિ થશે આખો દાડો શાંતિ રહે એમાં કઈ ખાસ બીજું વાંધા જેવો છે નહીં કોઈ નિષ્પક્ષપાતી છે પક્ષપાત નથી એટલે એનાથી બધું ઓલરાઈ થઈ જશે ભક્તિ નો અર્થ શું થાય હસી એટલે કોઈ સીમા નહીં અનલિમિટેડ સીમા નહીં કોઈ બરોબર સુધી ઈશ્વર સંત પુરુષો બધા ક્ષત્રિય બ્રાહ્મણ કુળમાં વધુ જન્મ લીધો છે તેમાં આપનું શું માનવું છે બરોબર છે પણ આ કલયુગમાં તો કયુગમાં તો બધે થોડ થોડ સંત પાક્યા આ કયુગ છે ને એટલે બધું ડિફાન થઈ ગયું છે સંત પુરુષો પાક્યા છે વૈષ્ણવ પાક્યા છે આ પહેલાની વાત તો આવી બરોબર છે બીજું શું પૂછવાનું છે કારણ છે એમાં કોઈ કઈ સંસ્કાર નું કારણ છે સંસ્કાર કઈ એવા સંસ્કાર હોય એવું કઈ કારણ સંસ્કાર સંસ્કાર સંસ્કાર અમુક સંસ્કાર ને લીધે અમુક કુટુંબ જ પાકે એમ એ સંસ્કાર ને લીધે સંસ્કાર સંસ્કાર ને સંસ્કાર એટલે સંસ્કાર ના ફેરફાર થઈ ગયો છે અત્યારે મોટા ક્ષત્રિય ના સંસ્કાર ઘણા બધા વૈશ્વમાં દેખાવામાં આવે છે કારણ ક્ષત્રિયો જ પોતે અવતાર લીધો છે વૈશ્વમાં એટલે ભેળસેળ થઈ ગયું છે બધું જેમાં ઘી આવે ને ભેળસેળ એવું બધું એટલે પછી ત્યાં પાકે પેલા તો એવું હતું નહિ જ્યાં સુધી ભેળસેળ નતું ને ત્યાં સુધી ક્ષત્રિયમાં અને બ્રાહ્મણ બધું એકદમ પીધો ના હોય ત્યાં સુધી આ દુનિયા જેવી દેખાય છે એવું દારૂ વધારે પડતો પીવા પછી દુનિયા જુદી જતી દેખાય દેખાય ના દેખાય દેખાય શું કારણ છે તેનો તે છે દારૂ ના પીધો હોય તે બધું જુએ છે અને પછી પીધા પછી નવી જ જાતનું જુએ છે એનું શું કારણ જોનારો તેનો તે જ છે પોતાનું શરીરનું ભાન ભૂલી ગયા છે પોતાના શરીરનું ભાન ભૂલી જતો હશે હા એટલે સાથી પણ ભૂલી જાય છે દારૂ પીવાથી દારૂ પીતા પેલા જે વાતચીત કરતો હોય એ દારૂ પીધા પછી નવી જ જતી વાતચીત થાય ભાન જ ના હોય નશાની અસર થતી દારૂ નો અસર દારૂ ની ભેટ દારૂ નો અમલ છે અમલ પોતાના અમલ નથી પોતાનો અધિકાર રહ્યો નથી એટલે આ દારૂના અધિકારથી બોલી રહ્યો પોતાનો અધિકાર નથી પછી એ ઉતરી જશે પોતાનો અધિકાર આવશે તરત સારું બોલશે એવી રીતે આ આ સંસારમાં જે ખોરાક બરાક ખાઈએ છીએ એનો દારૂ થઈ જશે આખો દારૂ ક્યાંક ચડેલું રહેશે ને એ ક્યાંકમાં ક્યાંકમાં જ બોલ્યા કરે છે બેભાન પણ બોલ્યા કે અમારા સસરા આવ્યા અમારા મામા આવ્યા અમારા કાકા આવ્યા અમારા ફુવા આવ્યા આ સપનામાં બોલી સપનામાં આમાંથી જાડે ત્યાર પછી સાચી જાગૃતિ કહેવાય આ સપનામાં બોલી રહ્યો છે આ સસરા થાય મામા થાય કાકા થાય મરી ગયો મારો મારો ભાઈ સદરવાપ થઈ ગયો બધું સપનામાં જ બધી વાતો થાય સપનામાં જાગેલા માણસ ને આ દુખાડે નહીં સપના જાગ્યો ના હોય ત્યાં સુધી અસર થયા કરે માનવને માનસિક રીતે કુટુંબી જાય તો અસર થાય એને ક્ષણિક ક્ષણોમાં થતી હશે ખરા અસર તો થતી હશે માણસને કોઈ કુટુંબી જાય તો એને અસર તો થાય ક્ષણિક અસર થાય પણ અસર તો થાય જ સંતો સંત ને પણ થઈ શકતી હશે સંત ને પણ અસર થઈ શકતી હશે એ અસર કેવી હોય ડ્રામેટિક હોય સંતને ડ્રામેટિક અસર સાચી અસર ના થાય ડ્રામામાં છોકરો મરી જાય તે સાથે વર્તા હશે ડ્રામામાં છોકરો મરી ગયો રડે ખરો પણ એ સાચું રડતો હશે સંતે ડ્રામા કરવાની જરૂર કેમ પડે સંતને ડ્રામા કરવાની જરૂર કેમ પડે ના આ સંસાર ઇતિહાસ ડ્રામા થયેલો છે આ ડ્રામા જ છે ડ્રામાને લોકોએ સત્ય માની લીધો એટલે રડે છે સાચું રડે છે નહીં તો ડ્રામા જ છે ખાલી ડ્રામાનું જ રડવાનું છે ડ્રામા પૂરતું ખરેખર ડ્રામા જ છે આ The world is the drama itself. ये नहीं सुने नाटक નાટક જોવો છો ને એમાં હરી બધું કરવા સંત શિષ્યો સંત ની હાજરી કે ગેરહાજરી કેમ દુખી થાય ગેરહાજરી થી કેમ દુખી થાય તૈયાર થયા નથી પાકો માણસ કોઈ દરે દુઃખી ના થાય જે ડ્રામેટિક થઈ ગયો એને કહ્યું પણ આ કાચા ડ્રામેટિક નથી થયા તૈયારી જ નથી ને સાચી અસર થાય સંતે પૂરા પૂરા કાચા સંત બધા જ્ઞાની હોવા જોઈએ જ્ઞાની સંત તરીકે ના ચાલે જ્ઞાની હોવા જોઈએ આત્મજ્ઞાન તો જ છે તે આ અસર ના થાય આત્મજ્ઞાન થયું ના હોય તે અસર બધા સંતો ને અસર થાય કાંઈક ડ્રામા જ છે વર્લ્ડ પેલું કરી આપી બીજા બહુ કરતા ગણિત પણ શીખ્યો પણ આ ગણિત શીખ્યો નથી આ ગણિત ના દાખલા આવી ગયા પેલો એકડો શીખવો પડે ને પેલો એકડો શીખવો પડે આગામી તો એકડો શીખવો પડે પેલો શું નામ આપનું અજ્ઞાન હતું જ્ઞાન જ્ઞાન માં જગત જગત સહજ રહેશે પ્રયત્ન કઈ કરવો પડશે જ્ઞાન કેટલું જોયું છે પડછાયો નથી એમાં એમાં જ્ઞાન નો પડછાયો પડછાયો કાલે દાદા એ સત્સંગમાં વાત નીકળી કે આપ જ્ઞાન લીધી વખતે જ્ઞાન વાક્ય બોલો છો અને પછી જ્ઞાનાગ્નિથી બધા કર્મ ફસી અને ભગવાનની કૃપા વર્તે આ ત્રણ વસ્તુ હોય ત્યારે જ ભેદ જ્ઞાન થાય હવે એ જે ની કૃપા જે વર્તે છે ભગવાન ની કૃપા આપણી કૃપા તો બધાના ઉપર સરખી હોય છે પણ કોઈને ઓછી વસ્તી મળતી હશે એનો લાભ એના પુરુષાર્થ પ્રમાણે વિનય પ્રમાણે એના વિનય પ્રમાણે પુરુષાર્થ વિનય પ્રમાણે પુરુષાર્થ ની મારે જરૂર નહીં વિનય વિનય છે તે પ્રમાણે હા પુરુષાર્થ પુરુષાર્થ પુરુષાર્થ વિનય ના વિનય ના જરૂર નથી વિનય ઉપર વિનય ની જ જરૂર ઘરે હોતો હશે પરમ વિનય પરમ વિનય આ જગત નું કહેવાય તો વિનય સંતોષ જ્ઞાનીઓ તરફનો વિનય એ એને અધૂરો અધૂરા જ લાગે કેવી લાગે એ અધૂરા લાગે એવો પરમ વિનય હોય અને વિનય તો દાદા કોક વખતે આ વિનય માં ચાલ્યો જાય જ્ઞાન જુદું છે આત્મા જુદો છે જુદો શાસ્ત્ર સાધન રૂપે છે હજાર રૂપિયા નથી કયું સાધન બંધન થયા શું થયું બંધન થયા જેટલો સાધન હતા રહે ને કોઈ ઉપાય એ સમજો નહીં જ્ઞાની પાસે પરમ વિનય જ્ઞાની પરીક્ષા આપણે કરવી નહીં હા એના એમની જોડે બેસનારા માણસો ને શું અભિપ્રાય છે જોઈ લેવા એમની પાસે બેસનારા બધા હોય એમને શું અભિપ્રાય છે એમના માટે આપણે પરીક્ષા ના કરીએ આપણે પરીક્ષા નહીં કરીએ આ લોકોનો શું અનુભવ છે એ જોઈ લો એ લોકો પોતે પરીક્ષા નહીં જ્ઞાની ની પરીક્ષા કરવા જાય તો નરક કરે કારણ કે હીરો જરૂરી પરીક્ષા કરે એના જેવી વાત જ્ઞાની પરીક્ષા ના પરીક્ષા કરવા જેવી ચીજ ના ગાય ભેંસની પરીક્ષા કરવી પડે ગાય સારી છે એની પરીક્ષા કરવી પડે જ્ઞાની પરીક્ષા લાઈફ ની પરીક્ષા કરવી પડે પહેલી હોય તો એને રિયલાઇઝ કરવી પડે કે જાડી છે કે પાતળી છે કે ઊંચી છે કે ટૂંકી છે રિયલાઇઝ કરવી પડે જ્ઞાની પરીક્ષા નાની આજુબાજુ આપડે વાતાવરણ પૂછી લેવાનું હું હિન્દી આપના શું અનુભવ આપના શું અનુભવ તાણ કાઢી